સાચો માર્ગ જડે તો ઉકેલ મારે હંમેશા વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું આ તો રોજ વ્યાખ્યાનમાં જાય પણ મનનો વાણીનો બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું આપણું દળદર ના ફીટે તો શું કામનું વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય પણ આપણું દુઃખ ના ઘટે તો નક્કામું જ ને આપણા દુઃખ ગયા એ દર્શન કરેલા કામના નહીં તો દર્શન કરેલા કામના નહીં સામાને ઘેર પચાસ બંગલા હોય પણ એના દર્શનથી આપણને ઝૂંપડું એ ના મળે તો એ દર્શન નક્કામાં જ ને જે મહારાજના દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે આ ઘાંચીનો બળદ જોયો છે ને એ દાંબડો પહેરીને મનમાં માને કે હું ચાલ્યો છું ને દાંબડા ખોલે તો એની એ જ જગ્યા એવું આ જગત ઘાંચીના બળદની માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું ને ચાર ગણો રસ્તો થાય તો એ ઠેકાણું ના પડે આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય માટે તપાસ તો કરવી જોઈએ ને પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે મોક્ષની એક જ કેડી છે ને તે પાછી ભૂલભૂલામણીવાળી છે અન્ય માર્ગ અનેક છે ને પાછા ઓર્નામેન્ટલ છે કોઈ સાચા ભૂમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પૂછાય અને એ પાછા નિસ્વાર્થી ભૂમિયા હોવા જોઈએ